પણ જ્ઞાન પણ પૂરેપૂરું પચતું નથી દાદા આપે છે કે જ્ઞાન પણ પૂરેપૂરું પચતું નથી વિકલ્પોથી આ સંસારે પડ્યું બહુ વિકલ્પોથી આ સંસારે પડ્યું બહુ ગોઠવી દેવા સૌ વિકલ્પો સૌને સુખરૂપ થાઉં ગોઠવી દેવા સૌ વિકલ્પો સૌને સુખરૂપ થાવ રહ્યું સંકલ્પે શુદ્ધ આત્મજ્ઞાન રહ્યું સંકલ્પે શુદ્ધ સ્તુતિ ધ્યાન તૂટતું નથી ચિત્ત સ્તુતિ ધ્યાન તૂટતું નથી ત્રણ કર્ણો વોરાવ્યા જ્ઞાની ચરણે ત્રણ કર્ણો વોરાવ્યા જ્ઞાની ચરણે કરમની કાલી નડતું નથી કરમની કાલે નડતું નથી દાદા આપે છે કેવ જ્ઞાન દાદા આપે છે કેવળ જ્ઞાન પણ પૂરેપૂરું પચતું નથી પણ પૂરેપૂરું પચતું નથી ને પૂરવના પાપ કેવા ઠીકણા ને પૂરવના પાપ કેવા ઠીકણા કે દુનિયામાં એ જચતું નથી दुनिया माये जगतु नासि ज्ञानी चरणं वन्दामि आज्ञा पालनैच्छामि ते जगत આવી છે સ્વભાવે મોક્ષની સંદેશ સ્વભાવે મોક્ષની સંદેશ જગત કલ્યાણ ને કાજે જગત કલ્યાણ કાજે અમે ધર્યો છે દાદા ભે ધર્યો છે દાદા ભે રહ્યો છું નિકાલી છે અમારો દે નિકાલી છે અમારો દે મહાપુણ્યથી મિલે ઊંચું કુળહીન અને જ્ઞાની ઊંચું કુળહીન જ્ઞાની જીવન છે મોક્ષ મેં बीजू बाकी बदू पाणी पाणी निरंतर आत्मरमणाली निरंतर आत्मरमणाली समाधी तू कती तळसे समाधी तू कती तळसे विकल्प शांति हो विकल्पे प्रगटते वीतरागीते प्रगटते वीतरागीते जगत कल्याण ने काजे जगत कल्याण ने काजे अमे धरियो चदा રહ્યો શુદ્ધ ભાવમાં સંકલ્પ રહ્યો શુદ્ધ ભાવમાં સંકલ્પ નિકાલી છે અમારો દેહ નિકાલી છે અમારો દેહ જગત કલ્યાણ કોટ ટોપી વાલે पहचाने जो चाहे वो पाले कोट टोपी वाले उन्हें जो पहचाने जो चाहे वो पाले उन्हें जो पहचाने जो चाहे वो पाले તમે લોકો બેસી જાઓ ज्ञान हमारी प्यास है केवल सच તમારા વાઈફ ને બોલાવો તમે केवल सच की भूख है પાડી પાડી દે લઈ જાઓ દાદા સાહેબ who's speaking with you? The spirit. Spirit બોલે છે Spirit. તો તો પછી આ યાર શું બોલતી This is the original tape record. Original tape record. Original tape record speaks with you. Original tape record speaks with you. What I? difficulty will go away. At any time. At any time. આજે નિરૂપણ એક ગીત ગાયેલું એને પેલી કાળી એક ચોપડી આપો ને કાળી ચોપડી આપવાની આ બાજુ મહાવીરજી છે નીચે અંબાજી છે આ બાજુ ગણપતિજી બહુ મોટું ભવ્ય દેખાય એમણે મેગેઝીનો સેન્ટર થાય બરાબર એકલા આ હોય એકલા પેલા હોય ચીજ હોય મારી ચીજ હોય બધા ધર્મ ભેગા થાય માતાજીના ભક્તો ત્યાં અહીં છે કે ચારે ધર્મ જવું આ સેન્ટર છે એટલું બધું સુંદર સેન્ટર અને લોકોનું કલ્યાણ થવાનું છે આ ભગવાન બેઠા કે ચર્ચા કરવા આખા હિન્દુસ્તાન ને આખા વર્લ્ડ નું કેન્દ્રનું આ મારી સંજ્ઞા છે નિશાપે શું કહ્યું એ જગ્યા કેમ કરી વધારે છે હજુ એક લાખ રહેવાના થઈ જાય ને સંપર્ક છે મારો એમની સાથે બાકી અમારે તો એ ધોતી મારા પોતાના કમાણી નથી કરો હિન્દુસ્તાન ઘરના પૈસા ને ભાડું ખર્ચીને ફરવાનું અહીં એકલા જ હમણાંથી ચલાવીએ છીએ બાર મિલ લાખ રૂપિયા ખર્ચે છે આવીએ ત્યારે બસ એટલું ખર્ચો લઈએ છીએ અહીં અમારે પહોંચી ના હોય ને એટલે બધો બધો હિન્દુસ્તાનમાં ઘરના પૈસા એ બધું ફરવાનું મુંબઈ મુંબઈ અમદાવાદ બીજું એક પાઈ લેવા જ નહીં કોઈ તે આપવું વધારે હશે એના માટે આપવું પછી સીધું બાર બાર આપે અમને અમારે હાથ અડાડે કોઈ મળી જાય મેન ટાઈમ એવું થાય છે તમારે ફક્ત આશીર્વાદ આપવાનું તે કોને આ ભગવાન કોઈ કશું રાખે અમારે તે લક્ષ્મીપતિ છે ને આ ફોન કરી દેવાના કારણે આપ જે આપતા એ ભગવાન માટે આપ્યા છે તમારે ફોન ના જડતેમાં મુકાય થાય શું કરે અડચણમાં નામ કાય મુકાય તો માગણી કરે એટલે પછી બહાર ક્યાં આવવું પડે ત્યાં માગે છે કયું કઈ હેલ્પ કરો અત્યારે એનો લોભ નહીં પણ એનું ગાડી ચાલુ કઈ હેલ્પ કરો લોક તો લોક લાખ લાખ માં ગયા અત્યારે ગાડું ચાલુ છે ગાડી તો તે પેટ્રોલ ના છે ને તારી પેટ્રોલ અટકે તાર પછી ચૌદ લોકો ના ખાવેલા પછી શું કરવા માંગે માગે રામમોહન કહે છે કે બાણે ચૌદ લોક ના નાથ આવેલા હોય તો ઓછું શા માટે માગીએ બાણે ચૌદ લોક ના નાથ આવ્યા હોય તો ઓછું શા માટે માગે ખુબ જ માગવું જોઈએ ને કામ કરતા પૂરતો યાદ ના ચિંતા ના થાય ના થાય મારી વાત નથી કરતો મારી વાત નથી કરતો એમ તમારી વાત નહીં કોઈ નહીં જનરલ વાત એ વધારે પડતું થાય જ નહીં કારણ કે દુઃખ એ આત્માનું વિટામિન છે અને સુખ એ દેહનું વિટામિન આ સંસારી સુખો એ દેહનું વિટામિન છે શરીર આવું થાય અને પેલું આત્માનું વિટામિન શું છે એટલે કઈ દુઃખ આવે તે સારું આત્માનો વિચાર નહીં આત્મશક્તિ વધતી જાય અમે લખેલું પુસ્તકમાં આત્માનો <laughs> આત્મા જાણ્યા પહેલા ને આત્માની ઓળખ થયા પહેલા ને ના આત્મા ઉઠ્યા પછી ની વાત આ બીજા બધા કામ નથી બીજા બધા તો દુખાવે ને આત્મા જોડતો નથી એટલે આત્મા આત્મા જાણ્યા પછી એમને કહીએ છીએ કે દુઃખ આવે તો છતાં આત્માનું વિટામિન છે શું ખાયા હતા દેહનું વિટામિન છે કોઈ જગ્યાએ ખોટ જ નથી બે જગ્યાએ વિટામિન છે તમે સમજ ના પડી શું પડી દુઃખ આત્માનું વિટામિન છે અને સુખ એ દેહનું દુઃખ એ આત્માનું વિટામિન છે અને સુખ એ દેહ વિટામિન મોહ કરતો નહીં ક્યાં લઈ આવું તે લઈ ઠાકોરભાઈ નું પૂછ્યું છે કે જે આપણું દેરાસર ની જે જમીન કામરે ચાર રસ્તા આગળ લેવાય તો એ જગ્યા શા માટે પસંદ કરવામાં આવી એ તો કોણ ચા માટે નહીં પણ કેવી રીતે પસંદ થઈ ગઈ તે સમજાતું કેવી રીતે જાણવું છે એ જગ્યા એ જગ્યા એટલા માટે પસંદ કરવામાં આવી કે સુરત સ્ટેશને અમને જ્ઞાન થયું સુરત અઠાવન સમય જ્ઞાન સુરત છે તેને થયેલું એટલે અમદાવાદ વાળાએ એક જણે કહ્યું કે ભાઈ અમારી પાંચ લાખ રૂપિયાની રોડ પર જમીન છે તે હું તમને ફ્રી આપી દઈશ ત્યાં દેરાસર કરો એ એમના પણ ખેંચવા મળે અમદાવાદ વડોદરા વાળા કે તમારે ત્યાં મળતો મુંબઈ એ કહ્યું કે મારે તમારો પણ કઈ ખાતર બહુ એ નતું પણ પછી આમ બહુ વિચાર કરતા બહુ એ કરતા તારણ કાઢતો આ લોકોનો અહીંથી અવાજ મને થયો કે સુરત ના થવું જોઈએ સુરત ન જ મળવું જોઈએ એટલે આ થઈ ને એટલે સુરત ના લોકોને બહુ લાભ મળશે આ સુરત તાપી અને વાપી વચ્ચેના પ્રદેશને બહુ લાભ અને બનતા સુધી તો નર્મદા સીધે વાપી સુધીના પ્રદેશ લાગુ હા સરળ પ્રદેશ છે આમ તમારા ગામમાં ત્રણ કલાક ગયા ગામ પૂના ગામમાં દરેક ગામમાં કેવી આવે શાંતિ થઈ જાય ને હા શાંતિ કેમ ને આટલું બધું આવક હોવા છતાં શાંતિ નહીં કઈ રૂપિયાની પથારી કઈ ઊંઘ આવે તમે ગયા હતા એટલે જગ્યાએ જગ્યા ઉપર મારે જોયું ને અમારે જવાનું તો ક્યાં થાય ને ત્યાં જવાનું તો થાય છે જગ્યાએ બધે અહીંયા એની બાજુ એની બાજુમાં પેપર પણ છે ને એમાં છે મારો શહેર છે એમની બાજુમાં પેપર મેલ છે સામે પેપર મિલ એમાં એ લોકો ભાગ છે એમાં એ લોકો ભાગ છે જે રીતે પેપર